નિકાલ પણ જોયું ને તમે અત્યારે કયા કયા ગુણો સુધી પહોંચ્યા છો નમ્રતા કરવા જેવું છું પણ ગુસ્સો આવી જાય નમ્રતા કરવા જાઉં છું પણ ગુસ્સો આવી જાય છે કરવાની ઈચ્છા થઈ ને કોણ વાંધો વાંધો ઉઠાવે વચ્ચે આડું આવે ખબર નથી પડતી કમા એ ખબર નથી છે તે દિશામાં અમારે અનુભવ છે ને એનું આપણે ધ્યાન કરવા જતો તો મગજ શૂન્ય થઈ ગયું અને મગજ શૂન્ય થઈ ગયું કશું વિચાર ના આવે અને એકદમ હસવું આવી ગયું હસવું આયા કરતું હતું ધ્યાન કરીએ ત્યારે મગજ આખું શૂન્ય થઈ ગયું અને એકદમ હસવું આયા કરે એવું થઈ ગયું હા

તમે હાથું ક્લિક કરજો વચ્ચે વચન ક્લિક કરજો વિચાર ના આવે ને શું વચા કરીએ અને આહવાન થાય ભૂલી જઈએ પછી તારે ભાગ ખાલી થઈ ગયો રહી છે જો તે મને ગાડીનો ટિકિટ એક્ઝામ મળ્યો દાદા ભગવાન ઓળખી ગયો આમ પેલા કરેલું ખરું ને પછી ખુશ ખુશ બધું ટિકિટ કાઢું વાંચવા માગવાનું આ તો દસ દસ હજાર જાતે એકલો પડતો તો ગાડી ઓછી ગયા ભગવાન ને તો આગળ ઓળખી ગયું એટલું ખરું પછી મને એમ લાગ્યું ભગત કઈ ના લાગે છે ફોલોઅર ક્યાં છે પછી થોડી વાર થઈ ને ઠીક એટલું સમજી ગયો આ તો વજ્રેશ્વરી નું મારું કેવું થયું તમે સમજે ને છતાં સારું લપસી પડે આપડા બધા સંતો જે છે ને તે લપસી પડતા તો અટકાવે છે નહીં તો ગંભીરમાં જતા રહેવા કેવા છે અહીં પડે પડતા કોઈ દારૂ ના કઈ ઉંમર જશે દારૂ પીવા જાય એટલે કુસંગ પડી જાય તેના કરતા પ્રસંગ સારો અટકાવી રાખે ને આપણે તો બહુ કોઈ ને કોઈ કોઈ માનપુર મળી જાય તો ચડાવી દેવું પડે આપણે પણ અટકાવી રાખે એટલે હું ગુરુ કહેવા માંગુ હા તમે ચોપડી આપી છે કર્યા કરજો અમને કાઢી કેટલાક માણસો જતા નથી એ શક્તિપાત છે છે નહીં તો લખનઉ મારે તો બીજું ગાડી નહીં કઈ એમને હું કઈ વિટામિન ગોળીઓ છે ત્યારે કઈ આ એનો યોગ માં કરો એટલે વાંચમાં જાય તે જતા તે તમારો વાંચવાનું ને બોલી ગયા તું વાંચી ગયા આ તો દાદા ભગવાન મંદિર છે આ પટેલ છે આ તો જ્ઞાની પુરુષ છે જે પૂછવું પૂછાય દાદા ભગવાન ફૂલ હોય ફૂલ તમે પ્રગટ થઈ ગયા છે હું હવો આમ કરી દાદા કારણ આ ચાર ડિગ્રી ઓછી છે એટલે ત્રણસો છપ્પન આઠ ડિગ્રી અમારે ત્રણસો છપ્પન ડિગ્રી એટલે હું હોઉં આમ કરી નમસ્કાર કરું છું દાદા ભગવાનના સિદ્ધ જય એટલે મારે ચાર પૂરી થઈ જાય તમારે પૂરી પૂરી કરી બોલું જોઈએ ના બોલું જોઈએ ભગવાન માણસ પૂછે ભગવાન થઈ બેઠો હોય તો ના બોલતી હું મારું નામ ગળો છે તમારું બોલવું નથી તમારે એમ ના કહ્યું છે તમારી ગળો ગળો કરતા અમારે કે નહીં ગળો હતા શું કહ્યું હતું સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહારાજને સ્વામિનારાયણ સંમેલન કરતા એક જણ બોલ્યું હતું મારા તમારું નામ ગવડાવતા અમારું નામ ગવડાવવાનું એવું કોઈ ખોય નથી હોય ના હોય મહાન ભગવાન થઈ શકે નહીં આ સંપૂર્ણ દશા થઈ શકે એવું નથી અને જે થાય છે એની પોતાની જોખમદારી પર થાય છે આપણે શું લેવા દે જવાબદારી કોની પોતાની જવાબદારી આ કૃષ્ણમૂર્તિ ક્યારે બોલે હું ભગવાન છે બોલ્યા ખરી રીતે ક્રાઇસ્ટ જેવા ભગવાન જ છે આપણા એને માટે નહીં કોઈને માટે ભગવાન એટલે આ ભગવાનને આમ પ્રગટ થયા છે ને બોલાવવાનું આપણે તે કેવી રીતે બોલાવવાનું જરા તમે બોલો જોઈએ કન્ફર્મ મળે આ મૂકીને પ્રશ્ન અને જવાબ બંને સાથે હોય ને ત્યારે મજા આવે કરતા પદ હોય ત્યાં સુધી અક્કલ દોડ્યા વગર રહે નહી કરતા પદ જ્યાં સુધી હોય ત્યાં સુધી અક્કલ દોડ્યા વગર રહે નહીં આપણે તાળમાંથી પસાર થઈ રહ્યા છે કેમ વિલંબ કરે છે બૌદ્ધિક અભિનિવેશો જે છે એ પોતાનું માની લીધેલું કેન્દ્ર છોડવામાં બહુ મુસીબત ઉભી કરે છે એને તો સંસાર બેઠા જ એને ચલાવી તો ઊંધું ચોટું કરીને પણ તમે સંસાર બેઠામાં તમને ચમચા હાથે દીધી ને ફેરવતા છોડી દે જગ્યા થોડે તૈયાર ના વખત વખતે હું કેન્દ્ર છોડી તો રખડી પડી વખતે હું આ કેન્દ્ર છોડી પડીશ તો રખડી પડી વખત જે આ કેન્દ્ર હું છોડી દઈશ તો રખડી મળીશ એવો ભય રહે છે હા ગઈકાલે એના સત્સંગમાં આ બધામાં જોવા મળ્યું અહીં થિયોસોફિકલ સોસાયટીમાં જે બધા આવ્યા હતા ને આપણી સાથે વાતચીત કરતા હતા તેમાં આ વસ્તુ મુખ્ય જોવાની મળી કે પોતે જે માની લીધેલું પોતે જે માન્યું છે તેનાથી બહાર આવવા માંગતા નથી એકદમ નવે રહેવું થોડોક પડ્યા પછી એ જો અનુબોધાતું હોય તો સાંભળવા તૈયાર છે એને જો અનુમોદન મળતું હોય તો એ સાંભળવા તૈયાર છે જય બોલતા નથી તમે હવે એમાં જે કાળ કાળ પ્રવર્તે છે એમાં જે સાપેક્ષ નું પ્રવર્તન છે અને દર વખત જેની સાનિધ્યમાં આ બધું ફરકે છે તેમાં કાળ ખરો જે બિગિનિંગ ને એન્ડ વાળું ચક્કર ફરે છે બિગિનિંગ એન્ડ ને જે જુએ છે ના બિગિનિંગ એન્ડ એન્ડ નું ચક્કર છે ને એને પોતાનો કાળ છે હા એ સાપેક્ષ કાળ સાપેક્ષ કાળ ને જોનારો નથી હા જોનારનો એ કાળ નથી જે બિગિનિંગ જુએ છે એમ જોયે છે જોનારનો કાળ નથી જોનારનો કાળ બિગિનિંગ એન્ડ જુએ છે એ સમ્યક બુદ્ધિ બુદ્ધિ બિગિનિંગ થઈ ગઈ છે તો સર્વાંશ ને ભક્તિ માટે એને આપણે નથી માનતા દર્શન જે દર્શનકાર છે એને નથી દ્રશ્યમાં છે હા દ્રશ્યમાં છે દ્રષ્ટાવ નથી હવે દાદા વિનાશી અને પરિવર્તનશીલ બે માં શું ફેર વિનાશી અને પરિવર્તનશીલ તો નાશક થઈ જાય એનો વિનાશી અને પરિવર્તનશીલ નિરંતર હોવા છતાં નિરંતર પરિવર્તન થાય એક વસ્તુ સનાતન હોવા છતાં પરિવર્તનશીલ હોય તો અને વિનાશી તો પરિવર્તનશીલ કહેવાય પરિવર્તનશીલ એ એનો અમુક જ ભાગ જ છે વિનાશી તો અને પરિવર્તનશીલ તો આત્મા પરિવર્તનશીલ અથય તત્વ પરિવર્તન છ તત્વો પરિવર્તનશીલ છે કે છ તત્વો તત્વોને આત્માની હાજરીમાં ઉભે થયેલું વિશેષ પરિણામ પરિવર્તનશીલ છે વિશેષ પરિણામ એ ખરું કે તો સમજાવ દેખાય વિશેષ પરિણામ હા પણ એ પરિવર્તનશીલ છે સ્વાભાવિક સ્વાભાવિક અપેક્ષા એ પણ એના સાથે અવસ્થાઓ હોય છે આત્માની અવસ્થા ભૂતગલની અવસ્થા દ્રવ્ય ગુણ અને પર્યાય પર્યાય વિનાશી છે ગુણ અવિનાશી છે દ્રવ્ય દ્રવ્ય અને વસ્તુ દ્રવ્ય તો ગુણ અને ગુણ અને પર્યાય જેમાંથી ઉત્પન્ન થાય છે એ દ્રવ્ય છે વસ્તુ એ જ વસ્તુ વસ્તુમાંથી ગુણ ઉત્પન્ન થાય ને પર્યાય ઉત્પન્ન થાય વસ્તુ જેને આપણે કહીએ છીએ જેને શુદ્ધ તેમાંથી ગુણ ઉત્પન્ન થાય ને પર્યાય પણ ઉત્પન્ન થાય પર્યાય ગુણ પર્યાય વગર ના હોય તો આવી નથી કહેવાતું નથી ગુણ પર્યાય જેમાં ના હોય એ અવિનાશી કહેતા જીવન ના સાથે રહેનારા અને પર્યાય એના પોતાના પત્તા નિરંતર છે માર્યા જ કરે હવે પર્યાય નો જન્મ ક્યાં એ જે નિરંતર ફેરફાર કર્યા કરે છે એ પર્યાય નો જન્મ ક્યાં એનો ધર્મ એવો હોય છે ઉત્પન્ન થાય ધ્રુવ રહે અને વિનાશ થાય વિનાશ થાય ઉત્પન્ન થાય ધ્રુવ રહે વિનાશ થાય હા પણ એ દ્રવ્ય નો સ્વાભાવિક ગુણ નહીં ને દ્રવ્ય નો સ્વાભાવિક ગુણ નહીં પર્યાય દ્રવ્ય નો સ્વાભાવિક ગુણ કેવાય જોયું તો પછી દ્રવ્ય પરિવર્તન શીલ કહેવાય હા દ્રવ્ય પરિવર્તન પણ અવિનાશી અવિનાશી દ્રવ્ય અવિનાશી અવિનાશી હોવા છતાં પરિવર્તનશીલ એટલે રિલેટિવલી પરિવર્તનશીલ અને રિયલી પરિવર્તનશીલમાં ના આગળ આ પર્યાય છે પરિવર્તનશીલ એ જુદી વસ્તુ છે તો પરિવર્તનશીલ બધી વિનાશી ચીજોનું હોય તો અને જે પર્યાય છે એ તો ઉત્પન્ન થવું વિનાશ થવું ધ્રુવ ધ્રુવતા છોડે નહીં ઉત્પન્ન વિનાશ થયા કરે ધ્રુવતા છોડે એટલે આત્મા જો આગળ અત્યારે તો સિદ્ધ સ્થાનમાં છે ને એ બધા આત્મા ગાતા દસતા ખરા પણ જે આપણા દેશ તરફ જુએ હવે ચાર વાગે થોડું થોડું દેખ દેખ તસવીર દેખાતો હોય ચાર વાગે પાંચ વાગે લોકો બધા ઉઠે જાનવરો બધું એટલે હસવા ફરતા હોય તારે પેલું પેલું દેખાય પણ આ હસવા ફરતા દેખાય પછી છ વાગે બધા દેખાય સાત વાગે બધા દેખાય આઠ વાગે નવ વાગે વધતા જાય પછી બાર વાગે હજરત પછી રાત્રે પછી બધું થતું જાય એટલે આ આનો જે જ્ઞેય છે ને તે બધું ફરતું ઓછું થતું જાય વધે એવું થાય વધે એવું થાય બધું ચાલે જે જોયું એ વિનાશ થઈ જાય નવું જોયું વિનાશ થાય એ દ્રષ્ટિએ આવે જોવાનો ગુણ પરમાનન્ટ છે જોવાનો ગુણ પરમાનન્ટ હા પણ અવસ્થાઓ જે જોવાનું છે બધી જુદી જુદી કારણ નહીં જુદા જુદા છે માટે હવે જોવાપણા બે રીતના હોય છે ને જે આ જોવા પણ તમે કહ્યું એમાં પરિગ્રહ થતો નથી આજે બધું ચાર વાગ્યાથી ઉઠીને રાત સુધીમાં જે બધો ફેરફાર થયો સવારે ચાર વાગ્યાથી સાંજ સુધીનું આપણે જે વર્ણન કર્યું આ ફેરફારનો જ્યાં પરિગ્રહ થતો નથી એને જોવા પણ કહો ને આ બધું જે ફેરફાર થાય છે એની ટેપ રેખા ઉતરતી નથી તેને જોવા પણ કહો ને ફેરફાર થાય છે ને એની જે પેલો જુએ છે તેમાં ટેપ ઉતરતી નથી ના ટેપ ઉતરતી નથી હા ટેપ ઉતરતી નથી બસ બીજું કશું નહીં અરે આપણે એક બેઠો બેઠો જમવું એ હવામાં માણસ વધવા મળ્યું પછી વધવા મળ્યું શાકભાજી પછી બરોબર થતો જાય એને ખાલી જુએ જાણે બસ બીજું કઈ નહીં પણ જ્ઞેય નો ફેરફાર થયા કરે નિરંતર એટલે જ્ઞેય પરિવર્તનશીલ હોવાથી એ જતા આ જ્ઞાનને પર્યાય ઉભા થાય અવસ્થાઓ બરાબર અને દ્રશ્ય પરિવર્તનશીલ હોવાથી જ્ઞાતાનું જ્ઞાન અને દ્રષ્ટાનું દ્રશ્ય એ ફેરફાર પર્યાય અવસ્થા જ થયા કરે જોવાનું શું પોતાની જાતને જોવાની પોતાની જાત તો સત છે અવિનાશી જ છે આ જ્ઞેયો જોવાના અને ધ્યેયો પરિવર્તનશીલ છે બધા એ પરિવર્તનશીલ ને જુએ ત્યારે એની અવસ્થા ઉભી થાય એવું ભૂતગલ ના પર્યાય થાય તે જુદી જાતના ભૂતગલ પરમાણુ ના પર્યાય ભૂતગલ ના પર્યાય છે તે લાલ બધા રંગ બદલાયા તમારા પણ તમારા પણ બદલાયા કરે એ બધા પર્યાય બધા બદલાયા કરે ઠંડા પણ ગરમ પણ બદલાયા કરે એવા પુત્ર ના પર્યાય બદલાય બોલતા સાંભળું છું બરાબર સાંભળું છું બરાબર વાંચો મજે ગયો છે ને ગંધ ગંધ પણ બદલાય ને એ કોઈ કોણ ચાલુ છે ને બિલકુલ વાક્ય બંધ કરે કોણ બંધ હું કહેવા જતો હતો કે ગ્રંથ પણ બદલાય ને ગ્રંથ ઉત્તલમાં ઉત્તલની ગંધ પણ બદલાય ઉત્તલમાં ગંધ પણ બદલાય ગંધ પણ બદલાય ગંધ પાંચે ગુણો બદલાયા બદલાયા કરે ગંધ દુર્ગંધ એમાં બે શું બદલાય સાંભળવામાં સુસ્વર ને દુસ્વર ને દુસ્વર એ અક્કલ નહીં હે સુસ્વર અને દુસ્વર જે છે એ અક્કલ નહીં જે આત્મા સ્વાભાવિક રીતે સુગંધે નથી કહેતો દુર્ગંધે નથી કહેતો અને એક જગ્યાએ આ તમે જે કહ્યું ને કે બાહ્યમાં જે આ ફેરફાર થયા કરે છે આપણે એને જે સુગંધ અને દુર્ગંધ કહે એને અક્કલ કોણ સુગંધ ને દુર્ગંધ એ મૂળ ગુણ છે અરે પર્યાય છે આપણે એ મૂલ્યાંકન નથી એને એના રાગ નું પ્રદર્શન નથી જે દુર્ગંધ કે છે જે સુગંધ કે છે એ એ જે કે છે એના રાગ નું પ્રદર્શન છે ને રાગ નું પરિણામ નહીં એને એને પોતાને રાગ દે કોક જે કો પોતાને માલિક પડ્યું કે આ સુગંધ છે ને આ દુર્ગંધ પડ્યું છે તો બાકી ગ્રહણ કશું છે નહીં ખબર પડે રાગ ની હોવાથી એને સુગંધ ઉપર શું નથી કેતો હા ગંધ છે રાગ વાળા નામ શું પાડ્યું દુ પાડ્યું શબ્દ એ આત્માનો ગુણ પર્યાય છે અરે એના પૂતગલ નો બે વસ્તુ બે પૂતગલો અથડાય તારે વાત થાય એનો પર્યાયની વ્યવસ્થા નથી બે વસ્તુ ઘસાય દબાઈએ પરમાણુ જે આમાં ભરાયા છે અવકાશમાં તો એકદમ નીકળે થઈ નીકળે અવાજ થઈ આ જગત હા બહુ ઝીણવટ જાણવું એટલું જ જાણવું આત્મા જાણવા માટે આ સાપેક્ષ વસ્તુઓ આ સાપેક્ષ વસ્તુઓ જે છે એ તો આપોઆપ જણાય જ્ઞાતા કરતા આત્માની મદદથી આ બધું જુએ છે આત્મા લીધે આ બધું કશું છે નહીં હા કોઈ જાણનાર ના હોય તો કશું પડેલું જાણનાર છે તો આ બધું ચોખ્ખું થઈ નહીં છે દરેક વસ્તુ પોતપોતાના સ્વભાવમાં છે પાણી પાડી નાખતો પણ એક તમે કહો કે આ બધું એના સ્વભાવમાં છે એવું એક આપણે માની લઈએ અને પેલી આત્મિક દ્રષ્ટિ થાય ત્યારે એમ થાય કે આ વાત બરોબર છે પેલું આત્મામાં જોઈને કેદારો એમ માણસ કે આ તો એના ગુણમાં છે અને પેલો સાંભળેલું કે એ બેમાં બહુ ફેર પડે બહુ એને સાંભળેલું સાંભળેલું એને તમે જણી સાંભળ્યા પછી સાંભળેલું કે એક માણસ સાંભળ્યા શ્રદ્ધેલું કે હા સમજ ને એક પછી એને જાણેલું કે અને એક અનુભવેલું કે બધા જુદી એ બધી પર્યાયો દાદા હા પણ તમે ઘણી વાર એવું કહે છે ને કે હું જોઈને કહું છું હા હું જોઈને કહું છું એ તમે જે જોઈને કહો છો ને એ અનુભવેલું કહું છું જોયેલું વાંચીને કહું છું આ અને તમે એને સમજો છે પણ આ તમે જે જોઈને કહો છો ને એ જે તમે જુઓ છો એવું દેખાય છે હા એ દેખાય પુસ્તક ના આધારે હા આ વસ્તુની સમજણ પડે તો બૌદ્ધિક અભિનિવેશ ઉડી જાય આવી રીતની આપની ઓળખાણ પડે તો બુદ્ધિ અભિનિવેશો ઉડી જાય છે એ ઓછો કરવો હેરું નથી તેટલા માટે બોલું ઘણા જોઈને કહું નથી જવાબદારી મારી છે જોઈને બોલું નથી વગર ગુસ્સે ગોટાવ્યું હોય દાદા અને આપણે સજીવનતા કહેવાય અને સજીવન કહેવાય આવી ચેતના ચેતનાને સજીવન ચેતના કહેવાય હે સજીવન ચેતના કઈ વાત જમી આમ આપડે જો કે આપડે જાદુ વાંચવામાં જ મજા છે આ વાત આ વાત આમ સાંભળવાની બહુ ગમે છે ગમે પણ કોઈક વખત એવો પછી વિચાર આવી જાય છે કે આ કૃષ્ણે બહુ વખત અર્જુનને કીધું કે તું એની માટે બહુ મગજમારી ના કરી ના પૂછીશ ના પૂછીશ પણ પેલા કીધું ના મારે જાણવું છે ત્યારે કૃષ્ણે મોડું ખોલ્યું અને મોડું ખોલ્યું એટલે અર્જુન ની પછી સ્થિતિ જે થઈ ગઈ એટલે કોક વખત આવી વાતો સાંભળીને બહુ જ આનંદ પડે છે પણ પછી પડી પાછું અંદરથી કહે છે કે પણ હવે તારે કરવાનું રહ્યું છે શું એટલું જરા તો જાણવાની ખાતે જાણું કેટલાક ખોટ પડી જાય છે અને આવું નિમિત્ત પડે છે બરાબર વિકલ્પો થતી છે જોડે જોડે જોડે એવું બી કહ્યું છે કૃષ્ણે કે અહીં સમજણ ના પડતી હોય તો જ્ઞાની પુરુષ પાસે જજે જ્યાં તે તમે સેવા પ્રણામ પ્રશ્નોથી પાઠતું જાણ જ્ઞાનને મર્મને જાણવા વાળો જ્ઞાની જ્ઞાન જ બોલશે એટલે આવામાં કંઈક અમારી પર્યાય પડે ને તમને એમ લાગે કે આ સમજી શકે એમ છે તો કઈ જબકારો કરો છો જાણવાની જરૂર નહીં આપણી ભાવના ઈચ્છાઓ પૂરી થઈ જાય ને બંધ થઈ જાય તો પણ તે જ્ઞાન લીધેલું હોય ત્યારે બંધ થઈ જાય જ્ઞાન લીધેલું હોય ત્યારે ઈચ્છાઓ વધતી જાય કલ્પનાઓ વધતી જાય જ્ઞાન લીધેલું હોય તો પોતે બાકી થોડું બાકી હોય એટલા સુધી વ્યક્તિ લાભનું અને પેલો તો કલ્પના ચડ્યો ચડ્યો કલ્પનાનો ઘોડે તો પાર નહીં આવ્યો કલ્પના એટલા માટે તમને સંતોષ થઈ ગયા આ બહારથી કે લાયા નથી કે કશું ઊંચીનું નથી લાયા જેમ છે દેખાય છે હું પદમાં એક કડી લખી છે પદમાં એક કડી અમને એવી લખી છે વેલ્ડિંગ થયું છે વેલ્ડિંગ કે નહીં લીધેલું નહીં જાશે નહીં લીધેલું નહીં જાશે જે ઉધાર લીધેલું નથી એ જવાનું નથી એમને એવું લખ્યું છે નહીં લીધેલું નહીં જાશે નહીં લીધેલું નહીં જાશે નહીં જાશે લીધેલું હશે કે જશે અને નહીં લીધેલું નહીં જશે વાત ત્યારે તમે કહો છો ઉધાર લીધેલું નહીં ચાલે એ દાદા લખાઈ ગયું તો ખરું પણ એનો વધારે ફોડ એમને પાડ્યો લખાઈ ગયું પણ એ એ વાક્યનો વધારે બહુ સૂક્ષ્મતાથી ફોડ એમને પાડ્યો પુરાણું તો થઈ જાય કોક વખત રિલેટિવ રિલેટિવ હવે આ પ્રતિષ્ઠિત જસુભાઈ છે તેનો નિકાલ કરતી વખતે પેલો રિલેટિવ કોઈ વખતે જસુભાઈ નું ઉપરાણું લઈ લેશે પાછો થી પ્રજ્ઞા ચેતાવે ખબર તું બાજુ પણ ખસી જાય તું ક્યાં એમાં પડ્યો પણ આવું થઈ જાય છે તે વખત દાદાને સંભાળવા પડે એ તો પેલું પાછું જે છે ને ડાક્ટરે ઘણું કહ્યું કે જમણા હાથે જમશો નહીં મળે દાદા તો જમતી વખત થઈ જાય એટલે આપણે આપણે કેવું પડે આમ કેમ કરું એટલે પૂર્વનો અભ્યાસ અનાધિકારનો અભ્યાસ છે એને અનંત્યાસ થવો બહુ પણ આ તો આપણું જ્ઞાન એવું છે કે તદ્દન અનંત્યાસ કરવા વાર ન એવું પ્રચોર જ્ઞાન છે થોડી ભાગા લાગી બે માણસ અને ત્યાં કઈ બરોબર બેસી જાય છે કે આ આ આ આ અક્રમ છે બુદ્ધિ ને ગાંઠતું નથી ત્યાં બરોબર બેસી જાય ગાંઠતું નથી ધન છે અક્રમ ને બુદ્ધિ ને ગાંઠતું નથી એટલે નિવેડો આવે નિવેડો આવે દાદા બુદ્ધિ ના પ્રપંચ કહેવાય અધ્યાસ આવા જાતના અધ્યાસ જસુભાઈએ જે વર્ણન કર્યું એને બુદ્ધિ ના પ્રપંચો કહેવાય બુદ્ધિ ના પ્રપંચ બુદ્ધિ ના આ અધ્યાસો બધા એ બધા બુદ્ધિ ના પ્રપંચો કેવાય બુદ્ધિ તેને બુદ્ધિ તેને પોતાનું રક્ષણ કરવા માટે આપણું પોતાનું રક્ષણ બહારવી છે ને વ્યવહાર સંસારી બાબત સંસારી બાબત બંધરી છે હવે આપણે તેની પાસે જવું છે આવું કેમ કરો છો આવું તમે મન છોડી દે બધા એ તો અહીં બધા આ કામ ને એથી બહાર નીકળવા એ પોતાને ઘેર લઈ જવાનું હા હું હવે દાદા એ વખતે પેલી એ બુદ્ધિ જે આવું બધું કરે એનો સંભાવે નિકાલ કેવી રીતે કરવો એ તો થઈ જાય સંભાવ આપણે નિકાલ કરીએ ને આપણે બોલીએ સંભાવ નિકાલ થઈ જાય થઈ જાય ના થાય તો આપણે સભા થઈ ગયો માની લેવાનું માની લો આપણે માની લેવું એટલે બુદ્ધિ ની ગોલિયારી બંધ થઈ જાય આપો આ વિશેષતા છે આ આપણા જ્ઞાન ની વિશેષતા છે સાચું કઈ મરી જાય નહીં અને એ ચાલ્યા કરવાનું તે આપણે ધ્યાન છે અને ગુનો કોનો છે મને દુઃખ દેશે તક મારો દાદા કહ્યું ને કે ભોગવ એની પછી આ સાસુ મરે ના મરે આપણને ચિંતા હોય ને નહીં તો ક્યારે મરી જાય બેસી ક્યારે મરી જાય એવું થાય ને જાણતો ના આવે જે ભોગવાની ભૂલ છે ત્યાં બધું સાસુ ક્યારે આમાં મને બહુ હેરાન કે બહુ દુઃખ્યું ભોગવાની ભૂલ સમજણ પડી જાય પછી સાસુ મરે ચિંતા ના કરે એવું આપણું અર્થ નામ શું કરે સોન કકડાટ કરે બુદ્ધિ તમે કહ્યું છું બહુ પચવે તારે એવું કેજો મારું ન હોય બહુ આવું પચવે તારે કેજો કે મારું ન હોય હા મારું નામ કહ્યું એટલું ગમે એ તો મારું નામ કહ્યું બંધ બુદ્ધિ ગમે એટલું આ પુરાવા પુરાવા સહિત આખો પેપર લાવ્યો હોય અને રજૂઆત કરેલી હોય મારું હોય પાછળ પડે એક જ કારણ ભાઈ આપડે લાઈન ઓફ ડિમાર્કેશન નાખી ને એટલે આટલો દસ આટલો ઘર બીજો એટલે આપડે કઈ આ ન હોય મારું એ તને વ્યવહાર તો કોઈ આ મારું પણ દાદા પેલો હામો ભાગ એવું સમજી જાય છે કે આ તો પાકા છે એટલે એની મેરે હેરવા પડે પેલો હામો ભાગ છે ને એવું સમજી જાય છે કે આ પાકા છે એટલે એની મેરે જતું રહે કાઢી મૂકવું નથી પડતું પણ તે આવું કોઈ આપણે કેવું પડે રજૂઆત બઉ સુંદર કરે છે કે આ તો આ તો આમ જ હોવું છે આ તો આમ જ હોવું છે બરાબર પણ પછી આપણે એમને કહીએ બહુ રજૂઆત થઈ પણ આ મારું ન કે મારે કશું લેવા દેવાનું પણ આપણું વૃત્તિ પુરાવો આપણું કહ્યું કે પહેલા લપટાયા આપણું કહ્યું કે લપટાયા જાય પછી બહુ ગુજાય ત્યારે મારું રંગ કઈ ગમે તે પૂછ્યું ઉડી જાય તરત તો અંતિમાં પણ દાદા એ એ જયારે આવું એક ક્લેમ કરતો હોય અને આપણે અહીંયા ગાડી આ મારું ન એવું જે કહીએ એ વચ્ચેનો જે ગાળો જે છે ને એ ગાળો જરા થોડો એવો છે કે જ્યાં દાદાની જરૂર પડે છે મદદ દાદાની શક્તિ દાદાની જરૂર પડે એ તો જરૂર પડે ને એ મુખ્ય વસ્તુ છે એમ મદદ છે આપણે વાંધો છો દાદા જરૂર આપણે ક્યાં ફી ભરવા જશે કે લખાઈ રહેવાનું લેવા જવું પડતું હોય ત્યારે વાંધો કહેવાય ગાડી લઈને ચેડવા જવા એટલે દાદા જનક કરતા ઓછું જ્ઞાન જનક રાજા ને પૂછવા જવું પડતું હતું તમારે પૂછવા જવું પડતું નથી હા તૈયારી તો વાત સમજવાની જરૂર છે લાઈન ડિમાર્કેશન નાખી એટલે કે બોર્ડર ના દેખાતો ડિમાર્કેશન થતી નથી આપણે આપણે સમજી મારો બસ છે ચોક્કસ આ નહીં કઈ પણ ગણગોંઠ થાય છે કઈ પણ ફેરફાર થાય છે કઈ પણ અસર છે આકુલતા ઉભી કરે છે આ અમારો ભાગ જ નહીં નિરાકુરતા વાળો ભાગ આકુલતા આપણો ભાગ જ નહીં ત્યાં ચાલ્યું એ અમારું નામ નહીં કરે રજૂઆત ગમે તે તારે જ એટલે મને કહ્યું હતું કે જ્યાં જો તને અસર છે તો તું ભૂપેન્દ્ર છે જો તને અસર થાય છે તો તું ભૂપેન્દ્ર છે અસર થાય તો તમે પેલી તિરાર બાવડી બાવડી વેચી ગયા પછી એક ભીડો આપણે લેવાય નહીં એક તો એ ચાર લઈ જશે ચાર વાળા કરે થોડો લઈ લો ના બાવલી તૂટી ગયો ને એક લઈએ તો તૂટી ગયો આપડે આપડે ખાતર આપણું આપડે કેટલું વર્ણ વર્ણ આપણા ક્ષેત્રનું ભાન હતું પણ ક્ષેત્રને પોતાનું ક્ષેત્ર માન્યું એટલે ફોરેન હોમ માન્યું હતું બોલો લગ્ન તો થઈ ગયું બરાબર કે ચાલો ફોરેન હોમ માર્યો ત્યારે મળ્યો જાય ખરી પહેણા માટે મળ્યો જાય એના કલ્પેલા માળવે જાય એના કલ્પેલા માળવે જાય કન્યાય ના આપે ત્યાંનો મંડપ છે ત્યાં કઈ તો સત્સંગ નો મંડપ છે સમજી સચિદાન છે ને બધું જરા ભાઈ ગયા મને આપે છો મરી જવું મને બે જવું છું પડા પતરા છે વ્યવહારમાં આવે છે તું મરી જા હાથી આવે શું છે લોકો તૈયાર કેટલું બધું ભડકો કરી દીધી છે ચા દુખે મતાજ ખોટો હા પોતાના મત આ જોયું ગવર્મેન્ટ લડવાથી મતાજ તો છે મતાજ તો પોતાના મત માટે લોકલ માઇન્ડ આગેવાનો માણસ કોનકમાંથી મત ફળો મત મત કેટલા મત છે વાત એક એક આત્માની વાત માટે મત કેટલા છે તેમ ફોરીવાના સાચા છે આ લોકોના કલ્પિત છે બધા દાદા મત નો આગ્રહ થાય છે ત્યારે આત્માની હિંસા થાય એવું કેવાય કહેવાય મતનો જયારે આગ્રહ થાય ત્યારે આત્માની હિંસા થાય મતમાં આગળ થાય આત્માની હિંસા થાય થઈ જ હિંસા થાય જરૂર આગ્રહ મહાત્મા માત્ર આત્માની હિંસા જ છે કોઈ પણ પ્રકારનો મઠનો આગ્રહ તો બહુ ખરાબ કે ઘરનું મારા પણ છોડવાનું છે નું મારા પણ છોડવાનું છે પાછું તો આગળ મારા પણ ખોલ્યું આવું જ ચાલે આટલા મારા પણ છૂટતા નહીં પછી મારા મારા તો તો છૂટવા ખો આમતા નહીં એટલું બોલવાનું આમતા નહીં એટલું કેવું પણ એ આમતા तुमच्या आमच्या तुमच्या आमच्या केदारो म्हणजे तुमच्या કર્યા વગર એટલે આપણે શું કરીએ આમતા તુમતા સ્વધર્મ બધા આત્મધર્મ કારણ કે આપણે જવાબ દેવું છે આ લોકો કહેવા પણ કઈ દેખરી આપણે આમ ચાર ચિંતા કરવા આપણે ગામ જવું છે આગેવા લોકો મારી નાખે પોતાનું પોતાનું ઉભો ના થતો એટલા માટે આ બધા મારી કરે કૃપાલદેવ કહ્યું છે બધી વાત પણ પેલા જરા આગેવાન છે તે છોડે છે ગમાય એટલે પેલા બધા સમજ્યા એ કે બરોબર છે આ આપણે ઉદર તો જઈએ એના કરતા ગોવાર કે છે ખરું કે કરે એટલે બકડ કઈ બંધ જતા હું કોઈ ગચ્છમાં નથી પણ આત્મામાં છું એ વાક્ય છે ને દાદા એના પર એના પર કાગળ મૂકી દીધો એ એમને માટેની વાત છે આપણે ગચ્છમાં રહેવું પણ છે હું કોઈ ગચ્છમાં નથી બંને પ્રકારના ઝેર છે સ્વમત ને પરમત બંને મત ના થાય મત છે તો સ્વર હતી તમે મતમાં ત્યારે પડેલા રહેશે ને એમ ત્યારે પણ મતમાં પડ્યા ખબર દાદા પણ મતમાં હતો પણ મને નહીં યાર કઈક સમજ નથી પડતી પહેલેથી શ્વેતાબર હોવા છતાં મને મારા ગામમાં દિગંબર મંદિર ખરું ત્યાં જવાનું મન થાય જવું જે મારા ઘરના માણસો વાંધો લે તો ત્યાં કેમ જાય કઈ ખુલાસો ના કરું પણ એ શરૂઆત થી કંઈક એવું જ હતું કે મને મને અંતરાય નતો નડતો આ રખવાનું આ આ કોની અક્કલથી આપણને નહીં જવા દેતા એ તો ખબર પડે ખબર પડે આ કોને કોને શોધખોળ કરી છે કે આ જશો નહીં જ્યાં મારી અહીં મારી ભલે અહીં લુગડા પહેર્યા લાગા હોય પણ છે તો મારી ને તક નહીં એ આપણું ન હોય સર મારી આપણે કરે પછી ધર્મ પામે માણસ ચાણક વાસી કે છે અમારું નહીં આ મૂર્તિઓ પાસે જળ છે અમારું નહીં કેમ કઈ જળ છે કઈ અપેક્ષા એક ચિત્રપટ હોય છે ચિત્રપટ અસર કરનારું થયું ને કોઈ પણ છત્રી પર અસર કરે ને તો મૂર્તિ અસર કરે દરેક ચિત્ર પર અસર તો કરે ને બધી અસર અનઇફેક્ટિવ નથી આ અને મૂર્તિ એ પ્રતિષ્ઠા કરેલી હોય એટલે ફળ માણસ સીધું પોતાના આત્માનું બધી શકે એમ છે નહીં એટલે આ બધું વરૂપ રસ્તા કરેલા સીધું કરી શકે એમ નથી માટે આ વિદ્યુત માણસ કરી શકે ને મેં આત્મા નહીં છે પણ વિદ્યુત શું કરે ક્યારે આ તો હું આ તો હું મેં ચેતન કર્યું છે કે ચેતન કરું તો કઈ પછી લોકોએ કે હૃદયમાં છે આટલો આટલો અંગૂઠા છે એટલે બીજું બધું શું રહ્યું તારે આખા શરીરમાં આપવા શું કહ્યું અને આ ઉપર તો જેમ પીપળાના પીપળાની ડાળી હોય ને અને ઉપર લાખ લાખ હોય છે એ ડાળી ની હોય ને એવું લાગે એ બધા કર્મોની લાખ ચોટે લીધા કર્મોની લાખ જેટલું જેટલું ડિઝાઇન છે ને એ ડિઝાઇન ઉપર કર્મોની લાખ ચોટે આ ડિઝાઇન છે પણ સંકોચ વિકાસનું સાધન હોવાથી સંસાર અપેક્ષા એ સંકોચ વિકાસનું સાધન છે એટલે હાથીમાં જાય તો હાથી જેવડો કીડી જાય કીડી જાય ગીલોની પુસ્તિકા કઈ જાય કપડા આમ કશું નથી ગિલોડીમાં ગિલોડીમાં અરે આવડી મોટી લાઈન આવડી એ થઈ જાય ભીડો તોડે જાય શું બને નહીં ને અને બધી હૃદય બચતા ખબર પડી જાય કેટલીક થઈ ગયા ત્યારે ખબર પડે કેટલીક થઈ ગયા પછી ખબર અને તે આ બધાને આ રહીશું કે જતીભાઈ ભાગ એ બધો કાર્યક્રમો છે અને તમે એના દ્રષ્ટા આટલું રહ્યું કેમ બોલતા દેખાય બો દોસ્તો કે કપડા બપડા વાળ લાઈટ કરે છે ફળું કરે છે અરે આ તો મોહ હશે બધા ચારિત્ર મોહ છે અમારો મોહ નથી વિગત મોહ છે કેવો છે વિગત આ તો ખાલી આવું મૂર્છા વગરનો મોગ છે કેવું છે ઇફેક્ટિવ મોગ છે આ કોઝિજ મોગ કોઝિજ કરેલો તેનો ઇફેક્ટ તો રહે તો ચારિત્ર પ્રાપ્ત થયા પછી આ સંકેત વર્ધમાન થયા કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ પછી વર્ધમાન થાય વર્ધમાન સંકેત થઈ ચારે મિથ્યાભાસ ઉદય થાય ચારિત્ર મિત્ર મિથ્યાભાસ થયું એટલે પેલો જે મોહ કહેલો ઓજીને તે ઇફેક્ટિવ મોહન નો મિથ્યાભાસ શું કહ્યું મિથ્યાભાસ કપડા ઉપડા મોહ ખરો પણ ઇફેક્ટિવ મોહ પણ મહી આપણા મનમાં થતે મનમાં આમાં શું સુખ છે આમાં શું છે એવું લાગે જેમાં સુખ માન્યું હતું કરતા આ રીતે આમાં શું સુખ છે એટલે મિથ્યા મિથ્યાભાસ લાગે તેના જે સત્યાભાસ લાગતું સત્યાભાસ જો આ સુખ આભાસી સુખ છે એટલે અસત્યાભાસ લાગતું મિથ્યાભાસ લાગે શું કહ્યું સારી મિથ્યાભાસ ઉદય થાય ચારીસો કેમ તેમ ચારીસો થાય વિતરાગ પેલું એક વાક્ય કહ્યું હતું ને આપે કે આ સવા ફરી સવા હો તો આ સવા ફરી સવા હા તમે કહ્યું ને કે આ બધું જાય છે ચારિત્રમો મોક્ષ આ સવા ફરી સવા લોકો શું કે છે આક્રમ થયો એટલે બંધન થઈ જશે